એના શિષ્ય શીખ્યા હોય એના શિષ્ય કેટલા શીખ્યા ત્રણ બોલાવી બોલાવી અવગત્ય ગયેલા આત્મા પ્રયત્નીઓની પ્રવેશી અને એને ખોરાક ની ઈચ્છા થાય ત્યારે કોઈ પણ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે છે કોઈક વાર એવું પણ બને છે કે જે તે દેહમાં પ્રવેશી એના આત્માને પણ હણી લે છે તે તે દેહમાં પ્રસરેલ હોય તે દેહનો આત્મા તેમજ મન બુદ્ધિ હરી ના લે અમલ નહી ફક્ત અમલ જેમ દારૂ પીએ છે ને ત્યારે આપડે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહીં દારૂ જ અમલ પ્રેતાત્મા ના વાંચવાનું કહ્યું તે વાંચ વાત કર્યું તમે પણ અમારે ત્રીસ વર્ષ કેમ નકામા ગયો એક જ કહેવા છે કે મેં લખ્યું છે એમાં એક વાક્ય અવશ્ય સમજશે કે રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય શું કહે છે રોકે જીવ સ્વચ્છંદ પણ દાદા એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ આ મેં કર્યો તો એને રોકે ને એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે એટલે પાછું બીજું વાક્ય કહ્યું જે કઈ પણ કરવાનું બંધન છે એટલે સજીવ મૂર્તિ ફરી કરી તો બે એટલે સવારમાં નહીં વાપરવાનું કશું વાપરવાનું મેલ પૂરા તો આપણી બહુ બાજુ મૂકી દે સવારમાં કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન નો ફળ કર કોઈ જય જરી આવે કદે ના જરી આવે તો પાંચ અવતાર દસ અવતાર પણ એને એની બાધા થાય નિયામ કર નિયાણું કરે નિયાણું કરતું મળે આવે નહીં નિવેડો જ નથી તું લાખ અવતાર દસ પુસ્તક ભાગા કરીશું ત્યાં પુસ્તક છે તો બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ધન દોષ કૃપાળુદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપડે ઓળખાણ શું ઓળખાણ પૂછીએ ક્યાં લાગ્યા તમને હારા લાગે છે તમે હજે છે લાડવા અમને સારું શરીર સારું થયું મારું આપડે ખાવા મારું બીજું કઈ વાંધો નહીં કરું <laughs> ટૂંકું હા લોકો બચે ધર્મ પૂછીએ પછી હો ભજન થાય એ આપણું થઈ જાય પણ પોતાને એકતાથી ના આવજો પોતાના અક્ષર હોય નહીં અને નાનો છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નોનું ચોખ્ખું મેટ્રિક થયેલો માણસ તો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે કે આવો આવો આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો કે શું એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરો પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી પરીક્ષા કરે પરીક્ષા લઈ શકે ના લઈ શકે પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો મારે બધા પૂછ ને કે કોઈ જગ્યાએ છે સ્વર્ગ નું સરળ જ્ઞાની છે મોકલી દેવું નથી આજે પરીક્ષા કરીએ માણસ પરીક્ષા કરે જ્ઞાની ની પરીક્ષા જ્ઞાની પરીક્ષા કઈ અરે ગૌરી પરીક્ષા કરતા આવતો જ્ઞાનની પરીક્ષા કરવા બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપડે જોઈએ કે લોકો જરા હોશિયાર છે બધા છે બધા કેમનું તમારે છે બહુ સારું છે આપણે એ કરવાનું જે થાય છે એ કરી પણ જ્ઞાની બીજી સ્કૂલમાં રાજુ રોકાય રોકાય જીવ સદન હતો પામે વચ્ચે સત્સંગ એને ખબર જ નથી પડતી હું સત્સંગ કરી રહ્યો એને ખબર જ નથી પડતી કે હું સત્સંગ કરી રહ્યો એ જો ખબર પડે તો આ મોટું આશ્ચર્ય ગણાય પોતે પોતાના જ ખબર પડે મોટું આશ્ચર્ય માની સત્સંગ સત્સંગ કહેવાય બધા વાંચે ખરા આ વાક્ય બધા વાંચે બરાબર આપણા સાધુ અત્યારે મારા વાંચે છે ને વંગ મારીના શિષ્યો વંગ જરાય પતિમાં એવું આપડે અત્યારે મારા કે પોતાની વાત બાકી કરી પોતાની વાત બીજા પૂછે તે પોતાની વાત સીધા પૂછે બીજા વાત કોઈ પાસે કોઈ છે નહીં પોતાની વાત હોય રોજગાર

પણ દાદા ત્યાં મોક્ષ ની અંદર તો પૂછે છે ને કે પેલા તમે અંદર આવું હોય તો પેલા વર બતાવો પછી બધા અંદર આવો આપણા વ્યવહાર ની અંદર વર ને પેલા બોલાવે એનો નાક ખેંચે ખાતી કરી લે ત્યાર પછી જ્યાં યવન અંદર પેસવા દે સાસુ નાક ખેંચે ને પેલા પછી પેસવા દે દાદા ને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે આ સાથી આવું થયું હશે એમનામાં એમના બધા સંબંધીઓ અંદર આ બધું થયું કે આ આ હમણાં આ ફેરફાર સાથી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે છોડ્યા વગર છૂટી ગયું છે અને ભાવ એના કરતા વધારે રહે છે એ પેલા કે છે કે હું પેલા તમારો બધા ત્યાં દેરાસર માં ગાતો તો ત્યારે ભાવ થતો હતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહેશે કારણ કે દાદા છે પાસે સંયમ હોય તો સઘન ના હોય સઘન હોય તો સંયમ ના હોય ભારતમાં સંયમ હોય નહીં અને સંયમ હોય તો પ્રમોશન થી બચે સર્વસ્વ રોગ થી બચ્યા સર્વસ્વ ઓર્નામેન્ટલ માં આગળ આવ્યા ઓર્નામેન્ટલ પાર્ક નો આવ્યા ઓર્નામેન્ટલ નથી એમ પેલો ગુંચવાડો જરા ગમે કે કેવું સરસ છે ઝઘડામાં એવું જ થાય ને કે સ્પક્ષન ના જોઈએ આ ના જોઈએ પછી એ પેલા ઓર્નામેન્ટ રૂલમાં જ આવે ને એ બધા એ સમજાવવાના ને પેલું કે સ્વચ્છંદ ના જોઈએ આ ના જોઈએ એ બધું ઓર્નામેન્ટલ માં આવે ને અને પછી એ સમજાવે કે તમે સંયમ કરો કે તમે આ રીતે કરો અને એ તો સત્ય દેખાતું જ નથી પછી એ લોકો એમ સમજાવે કે તમે આ સંયમ રાખો આ કરો એ તો શક્ય દેખાતું સંયમ સંયમ ગબ્બર વાપરે છે તે જ એમનાથી નિયમ ને નિયમ રાખી શકાય બે શબ્દ વાપરી શકાય નિયમ નિયમ ને નિયમ જો લોકોને ઓર્નામેન્ટલ છે એટલે ફાવતો કઈક કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે મિથ્યા સંતોષ છે હા એક શાંતિ એક જતી છે જેમ કોઈ ગયે કોઈ ડુંગર આમ બહુ સરસ હોય તો કુદરતી વાતાવરણ હોય તો ત્યાં આગળ વાતાવરણ કેટલું મસ્તી ભૌગોલિક સુંદરની મસ્તી બધા વાતાવરણ લગતા લોકોને ગમે અને વિરોધાભાસ અરે ભાઈ આપણે આટલા ઉઠી બતાવતો દક્ષિણ ક્યાં ચાલવાનું થયું તો રસ્તો જે બાજુ જતો ઉત્તર બતાવ્યા દક્ષિણ એવો રસ્તો કોણ દેખાયો જરાક રસ્તો બદલાય તો ઉત્તર થી પૂર્વ વળી બદલાય દક્ષિણ બદલાય નોન ઈસ્ટમાં બદલાય પાછું એટલી ઈસ્ટમાં નહીં નોર્થ ઈસ્ટમાં થતો હોય પણ સાઉથ ઈસ્ટમાં ના થતો હોય તો બધી જાગૃત જોઈએ ના ભાઈ સાથે કેટલીક વખત મળવાનું થયો ત્યારે એક વાક્ય બહુ વખત વારંવાર કહેતો હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે છે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પર આધાર છે પણ ખોટ બિલકુલ ખાતા નથી ખોટ ના ખોટ ના પાપેર કોઈ વળનાર ને કોઈ વળનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા ત્યારે એ તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી એટલે વળનાર કોઈ નહીં

કયા કાળના જીવોને તમે ગરીબમાં હાથ કુસુમકાળના જીવો નથી ગમતો જીવન સાહેબ શું બરાબર આજના જીવનમાં આવી જાગૃતિ બહુ મન થઈ જાગૃતિ મન વિચેક્ષણતા વિચેક્ષણતા પણ દાદા એમાં અંદરથી અવાજ તો આવે છે કે આ તું ખોટું કરે છે હા ભલે એ વઢે નહીં અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું તો આવી થઈ જાય છે તમારા અંદરથી ટેવ ના આવે સંયમ સંયમ یم اٹھے شوق کوپرو એવું છે ના હોય મારા આમ ગ્રુપ છે ત્યાં ગ્રુપ નિયમ હલાવ્યો જાય નિયમમાં નિયમ કહેવાય નિયમ આપણી ભાવના હોય મારા આમ ગુરુ છે તેમ ગુરુ છે નિયમ રાખવો છે એ નહીં ત્યારે બધી નિયમમાં નિયમમાં એક દાડામાં એક દાડા અને સંયમ તો દોડા ગયા થાય કોક ને થાય કઈ જાતનું આવું એટલે ઓપિનિયન ડિફરન્સ

ગડબડ જ ને કોઈ કઈ એટલે ખ્યાલ આવી જાય ગુસ્સો થાય ગમતો નથી તો તમે ગુસ્સો કરું જ છું કે ગમતું નથી સજા કરું છું સંયમ ના કરો જે સંયમ નહીં ગોટ ના જાય અને કરે છે ગુસ્સો ના કરતા નહીં મારું મારું મને ક્યાં ભૂખે કરે આખો કામ નો આપે કાન કામ નો આપે કાન કામ નો આપે આખો કામ નો આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે ઘટે ના ખાઈ કોમ્પ્રેસર બ્લડ પ્રેશર વધી જાય કોમ્પ્રેસર લાવવું પડે બ્લડ પ્રેશર વધી આમાં તો હતું નહીં આમાં કઈ હતું નહીં પહેલેથી બધા ઉભો રહી ઉભો હાથ ઉભા નહીં આવતો એ દાદા એવું હતું પેલા એને આધાર આપ્યો હતો તે આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપ્યો હતો એમને તે આધાર એમને પાછો ખેંચી દીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો ને એટલે ગબડી પડ્યો હું બોલવાનું છે <laughs> બોલવાનું તો બધું એક એક જ છે ને અમલમાં કેટલું અમલ માં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો કે આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ અમલ માં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે હા ખુદ આવીને સાંભળે ગ્રંથિ કરતા બોરણ એ તો છે એ જે આખો કે એને તો એટલે ફળ બનશે આપણે બીજા ફળ જેવા બીજી ફળ ના કરીએ એના જે ફળ જોતું હતું અને આ ફળ તમામ શાસ્ત્રો માટે એક કલાક અને એક કલાક આ કરે તો આ વધી જાય બરોબર આખો દાડો તપ કરે અને એક કલાક આ કરે વધી જાય આનો ફરક આનો અવારને ફરક થયો શું અંદર ફેરફાર થઈ જાય થોડો થોડો મારે ભર્યા બોલતી વખતે ખૂબ ખૂબ માલુમ પડે ખૂબ માલુમ પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે મોટી જાય આ તો એવું છે ને કે આપણા લોકોને પેલો ભૂખ મટી ગયેલી ને તેને જલેબી જમાડો તેને ગમે નહીં એટલે જલેબી આપડે વાસુ દે આપડે મોટા મોટી હજાર ઈચ્છા હતા દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ મોટેથી બોલાવીએ છીએ ત્યારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગ હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું બોલ્યા કરે જી બોલે ને જી વાત જ નથી બહુ મોટે જ નહીં પછી જયારે મોટા મોટા બૂમ બરાડા એક મોકલો નાદ ઉભો થાય નાદ પછી શું થાય ભંગો કરાવે શું થાય અંદર શું થયેલું છે મારે ના પડે માલમ ના પડે એટલે સિસ્ટમેટિક શાંતિથી જેટલું થાય અને મેં સવાલ એટલે પૂછ્યો કે એ તમે જે દ્રષ્ટિ જો એકલા સાચા ભગવાન નથી તીર્થંકરો બે રહ્યા છે તીર્થંકરો બેઠા હોય આપણે બોલ્યા કરીએ જાય એમના નામથી બોલ્યા કરીએ જે પગ મળે એ આ કાળનો ભૂત એ મોટી હતી છતાં આપણા લોકોને ભાવે તે હજાર કારણ કે કારણ કે ધોઈ શિખર ને હોય તો એક આ ચીવડા શું કામ મેં હા જમેલા છે એટલે જે જોઈએ કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો છે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ હિતકારી માર્ગ હતો રિલેટિવ આ જગતના જે છેલ્લી કક્ષાના મનુષ્યો એને એક માણસનું નામ લઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો ઓમમાં સમાવેશ થાય ફર્સ્ટ ગ્રેડેશન કેવા ફર્સ્ટ ગ્રેડેશનમાં લગભગ એમાં પાસે ભાગ હોય છે પણ બધું એમાંથી એનું નામ દે એ ભાઈ એવો ફળ મળે પણ રિલેટિવ કહેવાય અને આ તો બીજું શિક્ષણ ભગવાન બેઠા પહેલામાં છે ને દાદા એક આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરંગ સુધરીમાં જતા એ માનસિક ભૂમિકામાં ચર ઉતર થાય એ બધું રિલેટિવ કહેવાય આત્મા લેવા દેવા મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સદોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ જય નતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નતું લોકો મસ્તી એ ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય જેટલો વધારે પ્રચાર થાય તેટલો સારો તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાયેલું વહેતું હોય તો વેચી છે કે ત્યાં ભાવ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશ એટલે સ્વાધીન આ વાક્ય ન હોવું ઘટે હવે આ પ્રકાશ ને સર્વ સ્વાધીન ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કહે મારા પ્રમાણ છપાવવું છે સ્વતંત્ર છપાયેલી તો એને પરવાનગી મળી શકે છે શું કહ્યું પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ છે એમાં જે નટુબાળો કે છે એમાં શું થશે એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે કેમ સરળ સાધી લખો કેમ લખો કે એક અક્ષર છપાવે પણ એક અક્ષર પણ જવાબદારી હા જવાબદારી પડતા પડી બરોબર ને કોઈ આપવા દેવાય ને અધિકાર ના હોય ફક્ત એક લાયકાત વાળો માણસ હોય તો પરવાનગી આપે પણ તે એને ને અપવાદ તરીકે બાકી ના અપાય લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય એ લઈ લે બીજા વિચારો આ વખતે આવી જ ન શકે બીજા વિચારો એવું છે ને કે કોઈ પણ નામ લો અને ત્યાં જોશી બોલો તો વિચાર અવકાશ નહીં પણ એકાગ્રતા થાય સમજો ને અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવાર એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે સીધું કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે સાફ કરી નાખે બધા અંદર જે આવરણ ના જાળા મારી તોડીને ધરાય અને સમજાતી ના ઉભી રહે અરે દવાખાનામાં જઈ અને એક માણસ જતો હાથ જતો પેલા થતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જઈ દવાખાના ચડાવી જતો હતો બધા દાદા ભણાસી જે જગ્યા બોલાતો હવે ડોક્ટર કે ફેરફાર કેમ થઈ જાય ડોક્ટર કે બીજે કરાવવા આવે એ ગમે તે માણસ અજાણા મળે જતે કેટલી જગ્યાએ અજાણ્યા અજાણા લોકો બહુ માણસ બોલે લોકો આપણા દેખાય છે ને આમ બોલજો પછી ભલે ભેગો થયો ના થયો ચાલે સતત પર આપનો ગેસ પર આપણે પેલું જલેકર બધું ખાકા કર્યું ને એટલે બધું મન બને ના બને બને બને જોઈ કહીએ તને જલેબી પડો પાસે મારે તારી જલેબી કંદન ચિંતા ઉપાધિ કશું નહીં વૈભવ સુખ કહેવાય હજી વાતચીત કરી છે કે આવો આવો કરે આવો ને રૂપે આત્માને અલગ અનુભવો એના માટે સાધન શું એના માટે સાધન શું આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું કરું જાતા ને તે બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણે છે બે તરીકે મતાય તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું છે આજુબાજુ આજુબાજુનું છે તે એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો પછી ધ્યાન ની જરૂર જ ક્યાં જાણી જાય પછી કઈ જ્ઞાન ની જરૂર નથી ધ્યાન ધ્યાન કોઈ આત્મા નું કાર્ય જોયેલું ખરું ને આત્મા ચેતન નું કાર્ય જોયેલું આત્મા ને આત્મા નો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિય થી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવ માં આવે શું કે છે દેહથી અલગ દેહથી અલગ આત્માનો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલમાં આવે અનુભવમાં આવે દેહ થી અલગ દેહ થી અલગ શરીર થી અલગ આત્માનો આનંદ એવો કઈક સાધારણ અનુભવમાં આવે ના આત્મા કશું કરે છે આમાં દેહમાં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો વાંચે છે અભય છે શાસ્ત્રો શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલ માં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને માં મૂકે ایک جانیت آپ کوئی جائے نہیں અરે આત્માનો દેહ ને આત્મા જુદા પાડવાના તે થઈ જાય પાણી એક ને આત્મા જુદા પાડવા મુક્ત પુરુષ થાય તે જુદા થયેલા હોય તો પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો લખ્યું આત્મા આત્મા હોય નહીં કે આત્મા પુસ્તક માં હોય નહીં ધીસ ઇઝ નોટ ગોળ જ્ઞાની જે ત્યાં ના ભાઉભાઈ એમ કહીએ કે કલ્પિત આત્મા ની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને નો કઈ હોવો જોઈએ કલ્પિત આત્મા ની એમની કલ્પના પ્રતિષ્ઠિત કહીએ પ્રતિષ્ઠિત કહીએ છીએ આપડે મૂળ આત્મા નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્માને જાણે તો છુટકારો એટલે શું કરે દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહીએ નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે શંકા કરી ભાઈ એની વસ્તુ નથી આ તો લાગે છે મૂળ આત્માને જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કઈ ઉપાય મૂળ મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય એક જ્ઞાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાડી આવું કારણ ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગંદી કાપી લો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે એ જુદા જ્ઞાની બધું જુદું કરી આત્મા બે બે જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પડે જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો વસ્તુભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા સાઈ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એકલાથી કામ થતું હોય તો આપણે લોકો બોલે આપણે જેવું બોલીએ છીએ ને એવું બોલેલું કામ થઈ જાય ના એના આપણે જેવું બોલીએ જેવું કેવો બોલવા મળ્યો કશું મળે નહીં તો તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરી લઈએ બોલ્યા કરે હા એટલે એનું ભલે નહીં લોકો જોખમ